સાધુ મેં આ છોડ્યું તે છોડ્યું બધા કેફ હોય તમારે કેફ બેફ ને કશું નહીં શું સાહેબ કે છે સમાધિ કેવળ જડતા પૂરતી એમ મનાય મારી દ્રષ્ટિની વાત કરું છું પણ અગ્રસ્ત અવસ્થામાં પોતાના સ્વરૂપમાં સ્થિર રહેતો એ સમાધિ સાચી કે નહીં પછી કે છે એ સમાધિ કે છે મારી દ્રષ્ટિએ તો કે જળ પછી કે માણસ ઉગી જાય ને અરે આ લોકો કરે છે સમાધિ એટલે એના બદલે પોતાના સ્વરૂપમાં સ્થિર રહે એ સમાધિ નિરંતર પોતાના સ્વરૂપમાં ભાનમાં રહી સમાધિ જાગ્રત હોય નિરંતર જાગ્રત હોય અને પેલી વાક્ય મિત્રી બેભાન થઈ જાય જમાતી નહીં નિરંતર જાગૃતિ હોય સ્વાગત સમજી જાગૃતિ હોય ત્યારે સાચી સમાધિ આધિ વ્યાધિ ઉપાધિ હોય ને સમાધિ રે આધિ વ્યાધિ ઉપાધિ હોય ને સમાધિ રે સાચી સમાધિ પણ આત્મભાવે સદાને માટે રહી ને બધાને માટે આત્મભાવમાં અંદર રહીને પછી પાછી બે અંદર આવે ને ઘડી મહાત્મા જે હતા પછી અંદર જે લૂલો થઈ જાય એ ખોટું નહીં એટલે કે સદાને કાયમ ને માટે કે છે કે આત્મભાવમાં રહે ને થોડી વખત પાછો દેહાધ્યાસ થઈ જાય ને પાછું રે એ તો બરાબર નહીં ને કે છે થઈ જાય ને એ તો સમાધિ જે કહ્યું ને એ કાયમ ને માટે રહે ને આત્મભાવમાં થોડી વાર પાછો જો દેહાધ્યાસ માં આવી જાય એની સમાધિ જ નહીં પેલી તમારી જ નહીં પેલી ઊંઘ કેવાય બેભાન પૂર્વક હા તૂટી કરી ખબર ના પડે તૂટી કરીએ ને તો ખબર ના પડે એટલે બેભાન કહેવાય શું કરે છે એ મન છે ને તે મન અને ચિત્ત ચિત્ત ને મન ભાઈ અંદરની એના લેરમાં પેસી જાય કોઈ લેર છે એમાં આનંદપૂર્વક લાગે છે એટલે તેની મેં રમણતા કરે છે તો એ બહાર પૂરી જાય ભાન થઈ જાય એ રમણતા પૂરી થાય બહાર નીકળે તારે લાગે પડે પણ રાતની ઊંઘ અને આ તેમાં થોડો ફેર બાકી આ સમાધિ એ સમાધિ નહીં સમાધિ તો નિર્વિકલ્પી હોય કેવી હોય આ તો જાગ્યા પછી વિકલ્પ થાય પાછા ઉઠ્યો પણ વિકલ્પ સમાધિ પછી નિર્વિકલ્પ સમાધિ પછી વિકલ્પ ક્યારેય પણ ના જાગે નામ નિર્વિકલ્પ સમાધિ વિકલ્પ ક્યારેય જાગે નહીં પણ એ વિકલ્પ પોતાના દેહ નો નહીં વિકલ્પ એનો બંધ થયો જ નથી આ તો થોડી વખત બેભાન થયો ને એટલે લોક નિર્વિકલ્પ વિકલ્પ નથી અત્યારે પણ મને શું કરે ઊંઘમાં કેવા વિકલ્પ હોય છે ઊંઘમાં કઈ વિકલ્પ હોય છે એ સેકન્ડ સ્ટેજ છે ઊંઘનું અમારી ચર્ચા નું આ મુખ્ય વસ્તુ છે આપણે જે નિર્વિકલ્પ સમાધિ ની વાત કહી નિર્વિકલ્પ સમાધિ ની વાત કહી તો કે એ તો નિરંતર નિર્વિકલ્પ સમાધિ માં જ રહે પણ કે કોઈ વાર પાછો એ એવા સંજોગો આવી જાય ત્યારે પાછો એ દેહાધ્યાસ માં આવી જાય એ આવે એ આવે ખરો એ રસ્તો પણ એ અટકચરો રસ્તો છે સાચો રસ્તો પૂરેપૂરો નથી અટકચરો એ રસ્તે જવાય છે ખરું રસ્તો ખોટો નથી પણ મુશ્કેલીઓ બહુ છે સમાધિ થાય ખરી વિકલ્પ થાય પછી મારો વિકલ્પ કોઈ ખરો ઉભા થાય પણ નિર્વિકલ્પ દશા થાય પછી વિકલ્પ ઉભા થાય વિકલ્પ થાય વિકલ્પ ઉભા થાય એમ કરતા કરતા જાય અને આ સંપૂર્ણ નિર્વિકલ્પ દશા સંકલ્પ નિર્વિકલ્પ નહીં આ માર્ગ આ માર્ગ જુદો છે બરાબર છે હિન્દુસ્તાન નો ધર્મ તો અનેક રમે ક્રમિક માર્ગ અને આ અક્રમ માર્ગ છે આ લિફ્ટ માર્ગ છે લિફ્ટ માર્ગ છે લિફ્ટ એટલે પછી આમાં કઈ પેલું ક્રમે ક્રમે જેટલા ગુરુ ગયા હોય એટલા ગુરુ ચડાવે આપણને પછી પાછા ગુરુ વધતા જાય આ વધતા જાય ગુરુ વધતા જાય આ વધતા જાય તેમ કરતા ઠેઠ પહોંચે પણ પહેલી દ્રષ્ટિ બદલાય તો હતી એ સાચા ગુરુ અને સાચો શિષ્ય દ્રષ્ટિ બદલાય ત્યાંથી દ્રષ્ટિ ના બદલાઈ બદલાઈ ત્યાં સુધી બધું બાળ મંદિર બાળ મંદિર દ્રષ્ટિને તો આખર સમ્યક ભાવે બધાને માનતો હોય પછી દ્રષ્ટિમાં ક્યાં બીજો ફેરફાર ગયો જગત આખીને સમ્યક ભાવે પોતે માનતો હોય પોતાના સ્વરૂપે માનતો હોય આત્મ સ્વરૂપે માનતો હોય જગત ની અંદર બીજું એને દેખાતું ન હોય એટલે કે દ્રષ્ટિમાં તો કે આખા જગત ના બધાને એ સમ્યક ભાવે જોતો હોય આત્મ આત્મ ભાવે જોતો હોય પછી એમાં બીજું શું આવે દ્રષ્ટિમાં તો કે બધાને આખા જગત એ સમ્યક ભાવે જોતો હોય આત્મ જોતો હોય એ સિવાય બીજું કશું જોતો ના હોય તો પછી બીજું શું આવે આત્મભાવ જોઈ શકે નહીં માં ભાવે જોઈ શકે ને પ્રભુ વિકલ્પ બીજો હોય તો વિકલ્પ વિકલ્પી નિર્વિકલ્પ નિર્વિકલ્પ દશામાં હોય એની વાત કરે છે હા નિર્વિકલ્પી થયેલા હોય એ તો વાત સુધી ને એ તો બહુ પાસ થઈ ગયેલા લોકો એ ફાવે એવું કરે એમને તો આત્મા દેખાય બધે તમને આત્મા દેખાય છે એમનો એમનો આત્મા દેખાય છે તમને તમને દેખાય છે દેખાય પણ દિવ્ય ચક્ષુ આ ચક્ષુ થી આ ચક્ષુ થી કોઈ પેકિંગ દેખાય પેકિંગ પ્રશ્ન કરે બોલો વાતચીત કરો ને ગઈ પણ ગઈ પણ દીપાયું ગઈ પણ દીપાયું રાજપાટ કરવા જતા અકર્મ રીતે રહેલા અકર્મ રીતે કર્મ કર્મ બંધાય નહીં એવા વિધેય પુરુષ કહેવાય એવું આપણાથી થાય ખરું એવું આપણાથી થાય ખરું એવું આપણાથી થાય એથી વધારે સ્થિતિ છે અત્યારે જનક રાજા કરતા ઊંચી સ્થિતિ ના મારી પાસે છે બીજા જનક રાજા કરતા ઊંચી સ્થિતિ જનક રાજા તો પૂછવાય જવું પડતું ગુરુ ને કોઈ પેલો પૂછાય તારે અને અમને પૂછવા ના આવવું પણ એવું છે કોઈ તારે મને પૂછવા આવે તો ચાલે જનક રાજા કરતા ઊંચી સ્થિતિ ના છે અત્યારે મને પૂછવા ના આવે તું પોતાનો નિવેડો લઈને અને જનક રાજાને પૂછવા જવું પડતું હતું કોણ ગુરુ હતા એમના જાગનાવલકર જાગનાવલકર ના એ પછી ના ભાદર નામ શું અને ગુરુ એમના વ્યાસ એ કે એમાં મને શંકા પડે છે એમાં મને શંકા પડે છે આ વાતમાં મને શંકા પડે છે વ્યાસ તો નથી જ બનેલી છે કે અષ્ટાવક્ર જે ખરા ને તે બહુ તપસ્વી હતા બહુ તપસ્વી હતા તેમના ફાધર આમના ગુરુ થાય જનક રાજાના એટલે પછી એમના ફાધર ને પૂછ્યું હતા વખતે કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો ક્યાં કરવું કે છે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે મારે આત્મજ્ઞાન પ્રાપ્ત ક્યાં જવું કે છે એટલે એમના ફાધર મનમાં એમ થયું કે આ તપસ્વી છે મારી જોડે અહંકાર કરે છે આ પોતે પોતે જ્ઞાની જ્ઞાની ના પુત્ર પેલું નામ ભૂલી ગયો તું નામ ભૂલી ગયો સુખદેવજી સુખદેવજી ના પુત્ર નું અભિમાન હતું એટલે વ્યાસ ને શું પૂછવા મળ્યા ફાધર ને કે મારે જ્ઞાન ક્યાં જાણવું તારે કહ્યું ફાધર સમજાયા પણ અહંકાર ચડ્યો છે એટલે કે તમે જનક રાજા પાસે જાઓ કે એટલે સુખદેવજી આયા આયા તપસ્વી પુરુષ મનમાં ખરાબ લાગેલું કે મારા ફાધર શું રાજા પાસે જ્ઞાન બતાવે ગૂંચાયા કરે મન મન મનમાં કે રાજા પાસે જ્ઞાન બતાવે મારા ફાધર ને કેવા વિચાર કેવાય ખરાબ પણ ફાધર ની આજ્ઞા કરી ને એટલે આયા બિચારા આઈ જોપા આગળ આયા એટલે પેલા પોલીસ ગયેલું બધા ગુરખા બેઠેલા હોય ને એમને કે છે કે રાજા સાહેબ ને ખબર આપો કે મુનિ આયા હતી કે તો એટલે પેલા પેલા એ કહ્યું મારા રાજા બેઠેલા ઊંચકા ઉપર હિંચકા પર એકલા બેઠા હતા એકલા બેઠા બેઠા ઘરે તો પછી પેલા લોકો કહ્યું ભાઈ આ સુખદેવ આયા છે મુનિ આયા છે કે ચોખ્ખા થઈને આવજો એમ કહ્યું છે કેજો કે ચોખ્ખા થઈને આવજો શું કહ્યું ચોખ્ખા થઈને પોતાના સ્વરૂપ માં આવીને એટલે પેલા ગુરખાવાએ કહ્યું ચોખ્ખા થઈને આવજો એમ કહ્યું છે કે ક્યાં આગળ હાથ પગ ધોવાનું છે બધું સાધન કે અહીંયા આગળ એટલે હાથ પગ નાખ્યા બધું મોરું મોરું ધોઈ નાખ્યું અને પછી અંદર ગયા તે પેલા રાજાએ શું કરેલું રાણીઓ પટી બોલાવી જલ્દી આવો જલ્દી આવો કે બે રાણી આવી બે બાજુ બે હારી પછી આમ હાથ બાથ નાખીને બેઠા રહીશ કે અને પેલા મુનિ આયા મને પેલા મારા બાપ પેલા બાપ ને કેટલી બધા હજાર રૂપિયા બોલી દીધી છો ને ત્રીસ કર્યો બધું આવું આવું તાવ આવો તાયબો જ કરવાનો તો કે છે ધમકી ગયા મુનિ તો અને અમને જો તપસ્વી માણસ એમના એક ગુણ હોય શંકર જેવો ગોળા હોય તપસ્વી જેટલા હોય ને એના ગોળા હોય તારી તારું કરવું વાર ના લાગે બાપજી કહ્યું ઉગડી જતા એટલે ગોળા હોય બધા એટલે રાજા સાહેબ પેલું કહ્યું પછી કહ્યું રાજા મીઠું બોલ્યા મુનિ આવો આવો પધારો પધારો કઈ થી તમે અમારા તમારા દર્શન અમને બહુ એટલે જા ઠંડક વરી ગઈ મારી અકળામણ તો બહુ થઈ ગઈ હતી મારા પણ પછી ઠંડક વરી ગઈ પછી જમવાનો વખત થયો ને બપોરે બાર વાગે એટલે પછી ચાર પાટલા ગોઠવાયા એક બાજુ રાજા અને જોડે પ્રધાન એક બાજુ મુનિ અને બીજા એક હતા એમને તો સંત પુરુષ હતા તે બધું ચાર બેહાડ્યા જમવા અને તે સુખદેવજી બેસવાના હતા તેઓ ઉપર ઘંટ બાંધેલો એક પાતળા તાર થી ખબર ના પડે તાર અને ઘંટ દેખાયો મોટો અને ત્યાંના બોધે ખબર તે ઘંટ એટલે ત્યાં અંદર પેલા ટાઈટર ગોઠવાઈ ગયેલા પાટલા પર અને ચોથો પાત્ર એમને રવા દીધેલો મુનિ તો વિચાર પછી ધીમે ધીમે આવે તે ધીમે ધીમે આવી પછી આમ પાટલા પર પેલો ઘર તો જોઈ કે કે છે પણ પાટલા પર આવીને ઉપર જોયું તો એક્ઝેક્ટ ઉપર એટલે મુક્તિ મય તબક પડી ગઈ કે આ ત્યાંથી પહોંચેલું છે શું થાય પછી જમવાનું ચાલુ થઈ ગયું એ અને મુનિ ધીબેરો આમ જોતા જાય સમજાયું તમે પરસેક શું પરસેક શું પરસેક શું એટલે બધું જ જમ્યા દૂધ પાર ધ્યાન બધી જાય પછી જમી ઉઠ્યા ને ડેવલપમેન્ટમાં જરા વહેલું ઉઠાય તો સારું આ બધા ઉઠે તો એટલે વહેલું ઉઠી જાય તો આ ભાઈ તૂટી જાય એમણે ઉઠી જવું તો ઉઠી જવાની ઈચ્છા પણ પાછું રાજા સાહેબે શું કહ્યું આજ થયા પછી બેસો પાન આવે છે એ વર્ષમાં ખબરા છૂટકો નહીં બેઠા બોલી અને કોણ આવ્યો પછી તર ઉઠીને ભાગ્યા શાંતિ ગજી ગયા પછી શાંતિ વરી બહુ તપસી હતા તો પછી કલાક આરામ લીધો આરામ લીધા પછી ફરી બેઠા સત્સંગની વાત કરી મુનિ તમને શું ભાવ્યું કે છે આમાંથી આ હૃદયમાં કઈ ભાઈ અમારે ઇનામ આપવાનું છે કે કોને કોને કેવું બનાવ્યું તેની પર નોંધ છે મારે કઈક ખરું કહી દઉં ખરું કહી દઉં મુનિ શું કે છે ખરું કહી દઉં કે છે રાજા મંદિર શું ખરું કહી દેવાના રાજા આપી જ ગયેલા બોલા ને લોકો ખરું કહી દઉં ખરું કહી દઉં તારે આપો ને પેલો ઘંટો હતો ને તો મારું મને આમાં કઈ સાત બાદ મને કબજે પડી નથી કે ભોળા માણસ ને ત્યાં હંમેશા ક્રોધી બહુ ભોળા હોય ચાલો ને ખરું કહી દીધું શું કહી દીધું હા ઘંટ એ આબરું ભલે કહી દીધું તું પણ ઘંટ વાંધેલો મારું ચીટ ઠેકાણું તું તું કે રાજા એ શું કહ્યું કે તમને એક અવતારના મરણ માટે આટલો બધો ભય તમને લાગ્યો તો અનંત ના મરણ માટે મારું ચિત્ત ત્યાં રહેતું છે એટલે મુનિ કે આવું મોટું જ્ઞાન રોણિયામાં નથી વાત હોય માત્ર નું નામ ભૂલી જાય તેથી આપડે ભૂલ વસ્તુ નથી રહેતી નથી નામ તો ખેર ના રહે જો પણ વાત સમજવાની પ્રાણીઓ કઈ ડરતી નથી સારું ચીજ ક્યાં ભટક છે તે નડે છે રસોઈ કઈ નડતી કોર્ટમાં કેસ હોય અને કોઈ કોર્ટમાં ગયો ના હોય એ જમવા બે સારી સારી રસોઈ તો ચીજ ઠેકાણ હોય ખાવામાં મજા જ ના આવે ચીજ ઠેકાણ હોય તો જ બધું ખાસ અને ચિત્ત ભગવાન માં રહે તો કશું જ ના લાગે સંસારમાં એટલે પોતાના સ્વરૂપમાં ચિત્ત રહેતું હોય તેને શોનો અર્થ લાગે તમારી રહે અમને પચીસ વર્ષથી જ્ઞાન થયું છે છવ્વીસ વર્ષથી પણ એક મિનિટ અમારે સમાધિ વગરની દશામાં રહ્યા નથી એક મિનિટે શરીર વચ્ચે અમારી સમાધિ ઉત્પત્તિ રાત્રે દાડે ગમે તે ટાઈમ એની ટાઈમ રાત્રે તમે એક વાગે ઉઠાડો તોય તે બપોરે તોય તે હાલો સમાધિ જાય નહીં ગાળો ધોતો ના જાય અને ઉપાધિ ની મહી સમાધિ રહે તે સાચી સમાધિ ઉપાધિ ચોગત ની હોય અને તેની બી સમાધિ રહે તો સાચી સાચી બરાબર આપડે હાથ કરી વાળો ફોજદાર આયા હોય બરાબર તો સમાધિ હોય તો જ કામ લાગે માવસી બી દેહ તેડી તેરે તમે એને જાણો જાણકાર ને તેડી હોતી નથી જો જાણનાર છો તો બેડી તમે નથી જો પહેરનાર છો તો તમે જાણકાર નથી દીવા જેવું કીધું કે છે આપે દીવા જેવું કીધું દીવા જેવું કયું કે છે આ વસ્તુ દીવા જેવી કઈ ચોખ્ખી દીવા જેવી દીવા જેવી વાત છે આ ડેરી ડેરી ડેરી ડેરી કેમ લડે છે કારણ કે ડેરી એને કઈ નહીં એને લોક કહી રહ્યા છે કે શું કે છે મને શું કે છે મને પણ કોને હું તરત ઓળખતા નથી આ ઓળખે છે શું નહીં કોને કહેવાના પેલું સમજવું છે ના સમજવું છે કહી છે તે જોના ને મને એમ લાગે કે આ શું અમે કહ્યું અને આપણે છીએ કે અમને શું કરી આપણે અઘું આવે બધું ક્યાં ભાવે શું આવે એક ફર્યા છે પોતે પોતાનો જાણકાર રહે એને બીજા જાણકાર ની જરૂર નહીં ખરું સૂત્ર હા ખરું સૂત્ર કે છે ખરું સૂત્ર છે કે છે એટલું જ કહું બીજી આગળ બહુ જવાની જરૂર નથી તેથી કઉ તમારો ઉપરી કોઈ નથી આમ કહી દઉં છું આટલું ખોટું બ્રહ્માંડમાં એમ ગુંપાડું છું કોઈ ગુમ આવી ના પડે તમારી ઉપરી કોઈ નથી તમારું ઉપરી તમારા બ્લન્ડર અને મિસ્ટેક બે ઉપરી છે બીજું કોઈ ઉપરી નથી તમારી ભૂલો થી સંબંધેલા છો અને બ્લન્ડર થી બ્લન્ડર છું કારણ હું મીઠલ ભાઈ એ બ્લન્ડર બાકી આ આ તમારી આ લોકો સમજ થાય ને એ તો સંજોગો બધા પાછા હોય ને એ તો ભાઈ ઊંઘ આવી જાય પછી ખબર ને ઊંઘ નહીં ચિત્ત ચિત્ત બીજામાં ભરી જાય હવે એ છે ને જેવી કૂતરાને જે પૂરીઓ ખાધી હોય તે સાગીરા તમારી હોય એ તો ભૂખ્યું હોય ને તમારી રહેતા આપણે કૂતરા બે પૂરીઓ ખાધી તમારી હોય ને એને નથી છોડી ચિંતા નથી ચિંતા અને સમાધિ સાચી સમાધિ કોને કહી છે કે આધિ વ્યાધિ ઉપાધિ ની હાજરીમાં હોય છે સંસાર ની આ હાજરી હોય છે શરીર છે દેહ થાય છે એ હોય છે અને એનાથી સમાધિ રહી છે અને તે જાગ્રત હોય પછી ઊંઘ ના હોય પછી તમને જવું છે કે જવું જ કહેજો એ ક્યાં સુધી છુપાવાની છે એ છુપે વર્ષ બે વર્ષ છુપે પણ પછી લોકો કહી દે કાંતો વિશ્વાસ છે જો એવું આપણે આ છે આપણે કાંક વખત બદલાયો એટલે હે સાયન્સ બધી છે રાતે બે વાગે ગમે તે જમવાનું આપે ને મજા ના આવે મૂક્યા હોય તો એ તો ટાઈમ એમ તો સારું અહીંથી ઉઠવાનું મન તો ના થાય મનનો સ્વભાવ એવો છે કે જો ઠંડક પડે ને ત્યાં સુઈ જાય બેસી રહે અને અહીં તો ઠંડક જ વર્તી હોય અહીં કોને ખબર મન થાય મને ના થાય એવું મને તો ક્યારે ઠંડક વર્તો હોય ના થાય તમારે રૂબરૂ જેવું નહીં ને હા દસુભાઈ ગમતું નહીં પણ શું કરે જરૂર પડે ક્યારે ગમે નહીં તો જવું પણ હા તુમસી ને ગમતું નહીં પણ તો અત્યારે મજે છે જવાનું કતાર હા જ નહીં છૂટકો જ નહીં બંધાયેલા છે ને કર્મથી કર્મનું બંધન છે પૂર્વકર્મનું નવા કર્મ ભલે ઉત્પન્ન ના થતો હોય પણ પહેલાનું જૂનું બંધન છે એ તો છોડવું જ પડશે નહીં ત્યારે નો ઢોળે એ ટાળ્યા ના ટાળે જૂના કર્મ બંધન ટાળ્યા ના ટાળે એ ટાળ્યા ટળી ના શકે તમે કહ્યું ને એ કર્મ છોડે નહીં તો કે ટાળ્યા ના ટાળે પણ સ્વભાવ થતો ના મૂળ સ્વભાવ થતો ના ને કડી વસ્તુ રાખવામાં આવી હોય તો સુગંધી એની આવે રહ્યા કરે નહીં એટલે કર્મ છોડે નહીં કોઈને કર્મ તો છોડે બીજા ઉપાય થી હલકો થઈ જાય હલકો એટલે આવડો ગોળો વાગવાનો ત્યારે બધા આટલો પણ નિમિત્ત છોડે નહીં બીજા ઉપાય ખરા ઉપાય ખરા ઉપાય બતાવીએ અમે કારણ કે પુરુષ થયા પછી પુરુષાર્થ હોય છે ખરો પુરુષાર્થ પુરુષ થયા પછી હોય છે પુરુષ ક્યારે કહેવાય દેહાધ્યાસ ગયા ત્યાર પછી પુરુષ કહેવાય દેહાધ્યાસ જાય ત્યારે પુરુષ કહેવાય નહી તો પ્રકૃતિ પુરુષ કહેવાય શું કહેવાય આ પ્રકૃતિ ને જુદું પડી જાય પ્રકૃતિ જુદી અને પુરુષ જુદો પ્રકૃતિને જોણ્યા કરે એ પુરુષ પોતાની પ્રકૃતિ બધી નિહાળ્યા કરે એ પુરુષ દ્રષ્ટા તમે અહીં આયા તે પુરુષાર્થ માં જાય પ્રાર્થ માં જાય સાત કરતા નથી જવાબ આપીએ ના ના એ બરોબર છે જે કેસ એનો જવાબ આપીએ એનો જવાબ આપી શકાય એવું નથી એનો જવાબ આપી શકાય એવો નથી એમ એનો જવાબ આપી શકું એમ હું આપી શકું એમ નથી એમ આ લોકો તરત જવાબ આપી દે લોકો તરત જવાબ આપી દે હાલમાં સમજણ કહેવાય શું કહ્યું જવાબ હાલનાર એમ જ સમજવાની ગયો એના કરતા આવું બોલો કે આપી શકાય એવું તો એ જાણકાર કહેવાય ચલો જવાબ આપી દે હા હું પુરસાદ કહીને આવ્યો ને પુરસાદ કહીને આવ્યા તો આપડે કઈ કાલે કેમ નતા આયા આ દુખતું હતું તારે આવ્યો હતો આ ને માથું દુખતું પુરુષાર્થ એનું નામ કેવાય કે અવલંબન ના હોય ને અને અવલંબન વાળું બધું જેમાં અવલંબન ભેગા થયેલો હોય પ્રારંભ ના આધારે ભેગા થયેલો હોય તેનાથી આપણું કામ થાય તમે અહીંયા આવ્યા તો બધું પ્રારંભ છે પ્રારંભ ઊંચા પ્રકારનું પ્રારંભ કે પુણ્ય નું પ્રારંભ પુણ્ય નું ફળ છે પુણ્ય કરેલો તેનું ફળ અને પુણ્ય બે પ્રકારનો એક પુણ્યાનુબંધી પુણ્ય અને એક પાપાનુબંધી પુણ્ય પાપાનુબંધી પુણ્ય આ બંગલા બંગલા દેખાય છે ને એ સાચા પુણ્ય હોય પાપાનુબંધી ના તે બંગલા બંગલા હોય ગાડીઓ હોય બગીચા હોય સ્ત્રીધારી હોય નોકરો હારા હોય પણ ભોગવાય નહીં આખો દાડો ભટેક ભટેક કયા જ કરતો પૈસા કમાવા પૈસા કમાવા સારું બહાર ભટક્યા જ કરતો હોય તમે હોય ને મુંબઈ હોય કે પરદેશમાં બંગલો બંગલા ને તો રે ને એટલે ભોગવાય નહીં અને નિરંતર પાપ જ બોધે પાપાનુબંધી બધા અનુબંધમાં પાપ જ બોધે એટલે કોનું ભોગી લઉં કઈથી લઈ લઉં કઈથી કમાઈ લઉં હાય હાય હાય હાય કર્યા અને એક પુણ્યની બંધી પુણ્ય એટલે પુણ્ય હોય આપણી પાસે ઓછું પુણ્ય ભાઈ જરૂરિયાત હે એક શાક મળે એવું થઈ સમજાય સાધારણ કપડા મળે રહેવાનું સાધારણ હોય પણ ખૂટે નહીં સત્યની અડચણ પડે નહીં કોઈ દાડે અને આખો દાડો ધર્મ ધર્મ ને ધર્મ ને જ વિચારવા એનું નામ પુણ્યાનુભૂતિ પુણ્ય ધાતુ પુણ્ય પુણ્ય અને અનુબંધ પણ પુણ્ય એમાં બહુ પુણ્ય જાબરું હોય ને અડચણ ના પડે ને શ્રીમંત તો કોક જ થાય એ તો બહુ પૂછે કોક હોય એકાદ લાખો માં એક બે રણ બાકી બધું હા પાપા નું બધી કલયુગ નું ધના આ ધન કલયુગ નું ચિંતા આખો ધારો ઉપાધિ બાકી ધન તો હા ઉપાધિ ના હોય હા તો ભાઈ ભાઈ ને કોણ ચરકા લઈ જશે કોણ લઈ જશે ભાઈ વાળું કઈ વાત ગમી કે તો આગળ બીજી કરવા દો થોડી વાતમાં બુદ્ધિ ની વાત બધી જ્ઞાન ની હોય અને આ બુદ્ધિ ને ઉપર ની વાત એટલે વિજ્ઞાન થાય કે જો આપડે સમજે છે એવું છે વરસાદ પડે પણ ધરતી પર પડે તો સારું પથ્થરિયા ધરતી પર પડીને શું કે દરિયામાં પડ્યાનો શું અર્થ ધરતી પર પડે શું પામ્યું માટોડી ખેંચી જાય ઉઠું માટોડી ખેંચી જાય માટોડી ખેંચી જાય એ તો ધરતી પર પડી ભાઈ એ યોગ્ય સ્થાન જોઈએ એટલે સંઘર્ષ ચાલતો હતો એટલે થોડોક મને સંકોચ હતો એમનો જે માર્ગ છે એમની અને કીધું અહિયાં એમને બંધ બેસતું થશે કે નહીં થાય અને નહીં થાય તો કદાચ એમને સંતોષ નહીં થાય કે મને સંતોષ નહીં થાય લખાયું જે આપડે જગત ને હાથું દેખાડવાનું છે એનું ઇનામ લેવાનું નથી આ જતીભાઈ ઇનામ કઈ લેવા આપડે સાચું કઈ જગત ને આપો દર્શન એ તો એમને સુધાર્યું હમણાં અધર તો એમણે લખ્યું હમણાં અધર વિપક્ષ આ એમણે સુધાર્યું શું છે કે આ રિયલ પોઈન્ટ છે અને આ રિલેટિવ વ્યુપોઈન્ટ છે God is created correct by relative viewpoint your viewpoint સમજો ને અને God is not created is by real viewpoint શું કહ્યું એટલે એવું રીતે બધું આપવાનું છે પેપરમાં એટલે જગત એમ સમજે કે આ ભગવાન કરતા નથી એવું કે છે તે ખોટી વાત છે કરતા છે અને કરતા છે જેને રિલેટિવ સમજવું હોય ત્યારે આ સારું છે એટલે બાળ મંદિરમાં બાળ મંદિર જોઈતું તો આ સારું છે અને જ્ઞાન મંદિર જોઈતું તો આ સારું છે જેને જે જોઈતું એને અનુકૂળ હોવું જોઈએ એટલે એકાંતિક નથી આ જ્ઞાન અનેકાંત છે તારું સાચું આ સાચું So, God is created by correct Indian viewpoint, not by fact. By fact, only scientific circumstantial evidence. પૂછતા હતા તેનો બધો જવાબ આલ્યો ને ના કર્યું ને એટલે ભગવ્યો ગોડ છે એવું કહ્યું એમને ભગવાન તો છે ભગવાન વગર જગત ચાલે જ નહીં પણ એને ક્રિએટર નથી આ જગત તો ક્રિએટર નથી એટલે બધો ભગવાન માર્યો એટલે જઈને ડેરા ત્યાં શું નહીં હમતી હાથી આવે છે મરી પીટું પણ મેં દેહી આપે છે ઓપન છે ઉઘાડું થઈ જાય એવું જે ક્રિએટર તો કોઈ રીતે કોઈ રીતે આપણે બંધ બેસે એને ચકાસીએ નહીં તો ક્રિએટર છે એવું કોઈ રીતે મળતું મળતું જ આવતું બરોબર કારણ કે અનાદિ અંત અનંત માં ક્રિએટર ક્યાંથી હોય છે જે અનાદિ અનંત છે એને બનાવવાની જરૂર ક્યાં છે લાગે જ બનાવવાની જરૂર છે જે અનાદિ અનંત છે અને ક્રિએટર અને ક્રિએટર થાય એ પરિવાર ને પૂછ્યું જો ક્રિએટર હોય તો એની બિગિનિંગ થાય કે ના થાય હા બિગિનિંગ કરીને કઈ સાલ એ ઉજવણતો હતી પણ બિગિનિંગ થઈ એ સાચી છે બિગિનિંગ થઈ તો એન્ડ આવેલા મારો એન્ડ નથી શું છે બિગિનિંગ થાય તો એન્ડ આવે એનો એન્ડ નથી આ તો અનાદિ અનંત છે કોને કોઈએ બનાવનારની જરૂર નથી this is the world is puzzle itself puzzle થયેલું છે કેવું થયું છે તે મને દેખાય છે પેલા કાકા જવાબ આપ્યો ને માયા માયા ભગવાન એવા ભૂતવાળો ઉભો થયો ઉપાધિ ઉભી થઈ ઉપાધિ ઉભી થઈ છે અને તેનાથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા ક્રોધ માન માયા લોભ વ્યતિરેક ગુણો જે આત્માના ગુણ નથી અને જળના ગુણ નથી પૂરી વાત જનરલી વાત એક સમુદાય આ નથી પડી તમને પાડી શકે પાડ્યો તો વાપરવા આવે ને પેપર વાંચે એટલે ખબર પડે ના આપડી ભૂલ થાય છે એવું અમને પોતાને સમજાય ઘણા ઘણા એમના મિત્રો રખ્યા છે પણ હા પર્વ હમતે તારે આવે ને એમને આવે ને તમે ગળે ને કહો છો પણ એને સમજણ માં આવવું છે ફીટ થવું છે એ અમારે એવું કેવું પડે છે કે અમને સમજાવતા આવડતું નથી તમે આવો દાદા પાસે અમે તમને નહીં સમજાવી શકીએ ના સમજાય એવું કેવું પડે અને ત્યાં આવો તો કે એ બરાબર નથી કે અહીં આવવાની ટાળ હતું નથી કારણ કે પુણે કર્મ છે પુણે નથી જતું કેટલા પુરુષારી આવડા મોટા તળાવમાં પડેલા અહીં બહાર નીકળ્યા કેટલા બધા પુરુષારી અને તળાવ તો મોટું સરોવર સરોવર માં પડેલા સરોવર લાગતી હતી કે આ નીકળશે બહાર પણ મને પંપી ગઈ મારે કર્યું હતું નીકળી જાય અમે તો બાંધતા જ નતા બહાર નીકળશે જ નહીં અને સાચા પુરુષ હતા હૃદય સાચા <coughs> કામ કરી નાખ્યું એ તો આપણું સ્વરૂપ છે ભગવાન કઈ આપણે ઉપરી નથી સ્વરૂપ છે આપણું આપણે જે આપણે જાણતા નથી ત્યાં સુધી જીવ જીવાત્મા કહેવાય અને જાણીએ ને તારા અંતરાત્મા થાય અને પોતે અનુભવીએ સ્વતંત્ર થઈએ ત્યારે પરમાત્મા કહેવાય આનો આ જ આત્મા પરમાત્મા છે અને આનો આ જીવ તે શિવ છે શિવ તમે સમજાયું ને એટલે આ આ ડેવલપ થાય ને ડેવલપ થયેલા ને સંપૂર્ણ ડેવલપ થયેલા ભગવાન કે છે જયારે આપણે ગાળો ભરીએ મારીએ તો પણ રાગદેશ ના થાય ક્રોધમાન લોભ ના થાય અને આપણે ભગવાન કહીએ છીએ મારીએ એને પીટીએ જેલમાં ઘાલીએ એનું લઈ લઈએ તો પણ રાગદેશ ના થાય એને આપણા ભગવાન કે છે શું કે છે તમને સમજાયું ને જેમ કૃષ્ણ ભગવાન થઈ ગયા મહાવીર થઈ ગયા બાકી બીજો કોઈ ઉપર ઓનો બનાવનાર કોઈ નથી આ તો અનાદિ અનંત છે અનાદિ અનંત હોય તેને બનાવવું પડે ખરું અનાદિ કાળ છે અને અનંત કાળ રહેવાનું છે એને કઈ બનાવનારની વચ્ચે જરૂર પડે એવી નથી આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે એટલે વૈજ્ઞાનિક રીતે ઉભું થયું જેમ ટુ એચ ને ઓ ટુ એચ ને ઓ ઉપર ભેગા થઈ જાય પાણી થાય કે ના થાય હવે પાણી કોઈ બનાવ્યું નથી એ રીતે આ બધા એવિડન્સ ભેગા થઈને આ બધું કાર્ય થયું છે આ સંસાર એવી રીતે કાર્ય કરે હવે આનું સેલ્ફ રિયલાઇઝ કરીએ આપણે પોતાને હું કોણ છું હું પરસોત્તમ છું કે હું પટેલ છું કે હું શું છું એ ખરેખર જાણીએ જયારે ત્યાં દેહાધ્યાસ છૂટી જાય આપણો અને મૂળ આપણા સ્વરૂપ પકડાય એ સ્વરૂપ પોતે ભગવાન જ છે પણ જ્યાં સુધી તે સ્વરૂપ આપણામાં પ્રકાશ પામે નહીં ત્યાં સુધી આપણે અંતરાત્મા છીએ જીવાત્મા ક્યાં સુધી કે આ સંસારની ભૌતિક ચીજો ચીજોનો જ્યાં સુધી શોખ છે ભૌતિક ચીજોમાં જ રચ્યો બચ્યો રહે છે ત્યાં સુધી જીવાત્મા સમજ ને અને ભૌતિક ના ગમતું હોય એને અને પોતાનું સાચું સુખ ખોલતો હોય ત્યારે આત્મા થાય જ્ઞાની પુરુષ મળે તો અંતર આત્મા થાય એટલે સેલ્ફ રિયલાઇઝ થાય ત્યારે થાય અસ્તિત્વ તો બધા જાણે જ છે કે અસ્તિત્વ એટલે હું છું પણ વસ્તુત્વ નથી એટલે હું કોણ છું એ જાણતા નથી હું કોણ છું એ જાણે તારે પૂર્ણત્વ થાય એની મેરેજ અરે પૂર્ણત્વ એ ભગવાન છે ને આ લોકો કે ભગવાન એક કે દાદી શું કે છે ભગવાન એક કે અનેક એ બાબત આવી રીતે છે કે હોનારી લગડીઓ હોય સોનાની લગડીઓ પણ એ લગડીઓ ભેગો ઢગલો કરે તો હોનું કે ના કે એ લગડીઓ આમ ઢગલો કરે મોટો ડુંગર જેવી તે બધું કદું શું હોને કહે ને અને છૂટી કરીએ તો લગડીઓ કહેવાય એ રીતે આ વ્યવહાર થી આ છૂટું છે લગડીઓ છે અને નિશ્ચય થી નિશ્ચય થી હોનું જ છે આ ખરી રીતે પણ વ્યવહાર થી લગડીઓ છે આ છૂટું છૂટું છે તો પછી એનો અર્થ એવો છે એટલે એનો અર્થ એવો થયો ને એનો અર્થ એવો થયો ને કે આનો કોઈ નિયામક નથી આનો કોઈ નિયામક નથી એવું થયું ને શું નથી કોઈ નિયંત્રણ કરનારો નિયામક ના નિયામક નથી આરો નિયામક જેમ ટુ એસ ને ઉપર થાય હોય છે ને આ વાદળમાં ટુ એસ ને એવું ભેગા થાય અને બીજા સંજોગો ભેગા થાય વરસાદ ત્યાં તૂટી પડે એમાં કઈ બધું એની મેળે કુદરતી વાતો બધી ગઈ કોઈ કુદરત માનવી પડશે ને જે નિયામક છે એ જો જીવતો હોય ચેતન હોય તો બધા ઉપરી ઠરે અને ઉપરી ઠરે એટલે મોક્ષ હોય નહીં કોઈ એવી એવી શક્તિ તો કોઈ હશે જ ને એટલે કોઈ એવી શક્તિ તો હશે જ ને એ શક્તિ છે પણ તે ચેતન શક્તિ નથી એ કોમ્પ્યુટર જેવી શક્તિ છે એટલે આપડે ઉપરી ના ઠરે ઉપરી હોય તો મોક્ષ ના હોય ઉપરી તો જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં પોતે ગયા પછી એનો ઉપરી કોઈ નથી પોતાના સ્વ સ્વરૂપમાં ગયા પછી એનો ઉપરી પણ ત્યાં સુધી તો નિયામક છે માનવો પડશે ને એમ કે છે કે ઉપરી તો પોતાના સ્વરૂપમાં ગયા પછી નથી ઉપરી તો કોઈ પોતાના સ્વરૂપમાં ગયા પછી નથી પછી જ્યાં સુધી નથી ગયો ત્યાં સુધી તો માનવું પડશે ને ત્યાં સુધી છૂટકો જ નહીં ત્યાં સુધી તો ભગવાન ક્રિએટર છે માનવું જ પડે નહીં તો મુશ્કેલી મુકાય જો એટલે આ ત્યાં સુધી બાળ મંદિર છે ત્યાં સુધી લૌકિક જ્ઞાન છે અને તો ઉપરનું બધું અલૌકિક છે સમજો ને એટલે બે પ્રકારનું જ્ઞાન એક ક્રિએટર છે તે પણ કબૂલ છે અને શક્તિ ચલાવે છે વ્યૂ પોઈન્ટ છે this is correct by Indian view point Muslim view point Christian view point બધું વ્યૂ પોઈન્ટ છે અને આ વાસ્તવિક છે રિયલ રિયાલિટી એટલે વાત બરોબર છે કે જ્યાં સુધી જોઈએ છે આપણે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ ભાન ના થાય ત્યાં સુધી જરૂર આ બધી દાદા ભગવાન આ દેખાય તે નહીં આ તો ભાદર પટેલ છે ભાઈ દાદા ભગવાન પ્રગટ થયા છે તે પ્રગટ થયા છે જય સચિના સાંભળો ઉપડો આપડે જવાનું છે તો જવાનું છે રસ્તા નથી લાભ નહી ઉઠાવવાનો રસ્તો છોડી દેવાનો આપડે મંદિરે પહોંચવાનું મંદિરે પહોંચવાનું રસ્તા ને શું કરવો છે સારી ચીજ મંદિરે નથી